માટે કેવલી પણ કેવું જ્ઞાન ના થાય એટલે વીસ ટકા પૂરતું થાય તારે એક બાજુ થિયરિટિકલ સંપૂર્ણ લઈ ગયા છો આ બધું શાસ્ત્ર નું બધું પ્રેક્ટિકલ છે એવું કેવાય નહીં કેવાય નહીં નિયમ જ એવો હોય છે મને જેટલું થિયરિટિકલ છે પ્રેક્ટિકલ થિયરિટિકલ હા એટલું પ્રેક્ટિસમાં ના હોય મારા હા બરોબર છે આપ પેલા ચાર ટકાની વાત કરો છે ચાર ટકાની વાત જે થાય છે એટલા માટે ને હા હા ચાર ટકાની વાત તો પેલું થિયેટિકલ ચાર ટકા છું હા થિયેટિકલ ચાર ટકા થિયેટિકલ ચાર ટકા એટલે આમ થિયેટિકલ પૂરું નહીં થયેલું થિયેટિકલ પૂરું નહીં તો શ્રુત કેળેલી વાત અત્યારે નહીં તો હા ના કહીએ અમે કોઈ કહે કે અમે કહીએ તો ના કહીએ અમે અમે ના કહીએ બરોબર છે એ કોણ બોજો લે વગર કમનો બહુ વજનદાર બોજો વજનદાર બોજો મારે એમને બોજા વગર શું ખોટું બરોબર કશું બોજો નહીં ભાર નહીં પણ દાદા આ અમને બહુ ગમી ગયું કે આ ખટપટી વિતરાગ આ ખટપટિયા વિતરાગ વિતરાગ એટલે આપ વિતરાગ અને આપની ખટપટ અમારા કામમાં આવી ખટપટ કામ લાગી તમને સત્સંગ કાલે કરતા હતા એનો કેનારો સત્સંગી એનો કેનારો સત્સંગી એનો કેનારો સત્સંગી શબ્દ છે તો હોય સત્સંગી જ્યાં સુધી શબ્દ છે ત્યાં સુધી સત્સંગી બોલો આ મેળ ત્યારે પડ્યા બધા લોકો તો આ મોટો શબ્દ ઓળખતા નથી તો પેલો મેળ તો ક્યારે પડે જ્યાં સુધી શબ્દ છે ત્યાં સુધી નિશબ્દ થાય ત્યારે કોઈ મને કે સાહેબ પકડાય કે નહીં તમે સધી ખરા કે કરો જ ને ભાઈ તાર તાર શબ્દ નીકળે છે ને શબ્દ નીકળે છે ને એ બધું સૂક્ષ્મ પણ વિભાગ બહુ એને ગણાતો નથી ગણતરીમાં નહીં ગણાતો ના એ તો બરોબર છે આ તો ખરી રીતે માં અસર ના કરે કોઈ પણ કેવાય તો ખરી રીતે આ બોલો છે ત્યારે માટે આ ક્યાં સારું બોલો તમારે કઈ દુઃખ છે કે નકામા ભંભાડ્યો છો <laughs> ભંભાડ્યો ને હવે દાદા આપણે જ્ઞાની પાસેથી આવીએ છીએ તો જ્ઞાની પાસે તો બધી રોંગ બિલીફ લઈને આવીએ છીએ અને આપણે અમારી રોંગ બિલીફ જ્ઞાની ફ્રેક્ચર કરી આપે છે અને પછી રાઈટ બિલીફ અમને બેસે છે હવે રાઈટ બિલીફ ને અમે એમ સમજીએ છીએ કે આ છે તે સમ્યક બુદ્ધિ થઈ સમ્યક બુદ્ધિ જે પેલા વિપરીત બુદ્ધિ હતી તેને બદલે આ સમ્યક બુદ્ધિ થઈ હવે સમ્યક બુદ્ધિ દાદા અને આ જે પછી પેલી પ્રજ્ઞા પ્રજ્ઞા એ બે માં કેટલું અંતર હા પ્રજ્ઞા તો તમે સભ્ય બુદ્ધિ ના હોય ને તેને પ્રજ્ઞા જ્ઞાન આપીને પ્રજ્ઞા જ્ઞાન થી પ્રજ્ઞા તો ઉત્પન્ન થાય સમ્યક બુદ્ધિ અને સમ્યક બુદ્ધિ કદાચ ના હોય પ્રજ્ઞા એ નિરંતર જાગૃતિ છે પ્રજ્ઞા એ નિરંતર જાગૃતિ છે એ જાગૃતિ જયારે ફૂલ સ્ટેજ માં થાય ત્યારે કેવું જ્ઞાન કહેવાય કેવું જ્ઞાન કેવા જ્ઞાન માં આ પ્રજ્ઞા ફેર છે એટલો જી કે પ્રજ્ઞા ફૂલ સ્ટેજ માં થાય જાગૃતિ ત્યારે કેવું જ્ઞાન ત્યારે કેવું જ્ઞાન થાય હા એટલે દાદા આ પ્રજ્ઞા એવી રીતે સમજીએ કે પ્રજ્ઞા અત્યારે અમને ગમે તે કશું હોય તે વખત અંદર જે ચેતાવે છે એ જે અંદર જે ચેતાવે છે જાગૃતિ એ જ પ્રજ્ઞા એ જ જાગૃતિ એ જ્ઞાન મૂકીએ છે આપી એક તરત જાગૃતિ ઉભી થઈ જાય એ દીવો અને ચેતવે છે એ ચેતવે છે બુદ્ધિ ના સ્થુલ હોય બુદ્ધિ સ્થુલ હોય હા આ તો ચેતે તેથી મને ક્યાં કહેતા પણ કોણ કે છે ભાઈ આ ચેતવે કોણ કે છે એ તો તમે જ ચેતવે હું જ આવું કે મારે ઘેર તારે ઘેર આવું તું જ તું જ તારી જાત ચેતવું છે દાદા બાર વાગ્યા હે બાર વાગ્યા અઠ્યાવીસ પાંચ ત્યાંથી મહાત્મા શ્રી રસિકભાઈ પટેલ ને ત્યાં વડોદરા સવારે જાય ત્યાં શું કરવું પડે છોડી દેવા પડે છૂટી જાય <laughs> વાત બધાને ખબર છે કે અમે લગડા લુગડા વગર આવ્યા છીએ લુગડા વગર જવાના છીએ દિગમ્બર મુનિઓ તો બધા નગ્ન જ રહે બિલકુલ એક કપડું ના આવ્યા છે અભૂતિપૂર્વક બધાને ખબર છે કે આપણે કપડા

મનમાં માને ના મારે નહીં થાય તો નહી થાય મારે થશે માને થાય કારણ માર્ગદર્શન આ પેલું ફૂલ લાઈટ એવી ફૂલ તમારા તમારી ભૂલ હોય તો ના થાય જુઓ ને આપણે કરી તો જુઓ વિચાર તો આવ્યા કરે પણ વિચાર આવવો ને ભાવ કરવો તેનો તફાવત વિચાર તો આવ્યા કરે પણ વિચાર આવવો અને ભાવ કરવો તેનો તફાવત ભાવ બીજ પડ્યું કોને કહો ને તેનો નાશ કરવાનો ઉપાય વિચાર તો આવ્યા કરે પણ વિચાર આવવો ને ભાવ કરવો તેમાં શું તફાવત વિચાર આવવો અને ભાવ કરવો એમાં શું તફાવત હવે આ વિચાર ભાવ કરવામાં અહંકાર ના હોય એમ કે ભાવ કર્યો હોય તો ભાવમાં અહંકાર ના હોય ટૂંકી વાત ટૂંકો એક જ પ્રશ્ન મારે દાદા થવું છે તો કઈ રીતનો કેવો ભાવ કરવો એ બતાવો દાદા થવું છે હોય દાદા ભગવાન થવું હોય તો કઈ રીતે અને કેવો ભાવ કરવું બીજી બધી વરાગડો છોડો મારી ફેર એટલો જ છે કે ભેદભાવ હંમેશા તમે નટુભાઈ થાવ તો જ ભાવ બંધાય તો કર્મ બંધાય કર્મ બંધાય એવો ભાવ ક્યારે થાય તમે ફરી નટુભાઈ થઈ જાઓ શુદ્ધાત્મા ભાવ ઉડી જાય કર્મ બંધાય એવો ભાવ થાય શું થાય અત્યારે જે ભાવ છે ને એ તો ડિસ્ચાર્જ છે કર્મ બંધાય નહીં એના પણ મારે અત્યારે દાદા ભગવાન થવું છે એવો ભાવ કરવો છે તો શું કરવું કેવી રીતે દ્વાનત ને છોડી દો ને દ્વાનત પણ તે વાંધો નથી તે નથી પેલી કુટેજ છે પણ એમાં તમે તન્મય આખા થઈ જાવ એ છોડી દો તો અમે થઈ જાવ મૂળ પ્રશ્ન મારો હજુ ના આવ્યો કે માણસે કોઈ પણ થવા માટે ભાવ કરવો એ રીત કઈ ભાવ કરવાની થઈ શકે માણસ ભાવ કરવાનો જ નથી આપણે તો ભાવ લખતું જ વાત સમજવાની જ છે તમે તે જ છો દાદા જ છો પણ વાત સમજવાની સમજવામાં ભૂલ છે અરે બીજું તમારી દ્વારા ખોવાય છે તેથી એ પ્રશ્ન અલગ છે દાદા દોનતખોરી છે એ બધું પ્રશ્ન અલગ છે બીજું હોય તો વધુ નથી પણ તમે ભલે એમાં શરમ્યા હતા તમે એમ પોતો હોશિયારી રાખો છો એમાં પહેરીને નથી પણ હોય તો વધુ નથી એ તો બધો એક્સપાયરેલો માલ ભરેલો તે ઠીક રહે પણ તમે તો પાછા હોશિયારી રાખો એટલે શરમ્યા આધાર થો એટલું તો કરી કાઢું જોવાના થવું પાછું એ તમારે જોવાનું પૂછેલું હોવું જમ બધું હા પણ તે હું શું કરવા ચાલવા રહ્યો પણ તું ચાલવા જોડે ઘોડે ભાઈ થઈ જાવ તમે એને ચાલવા નથી હોશિયારી લો છે કે હું કેવો હોશિયાર છે એટલે થઈ ગયા નથી થઈ હોશિયાર થવા થઈ ગયા જ્ઞાની કે હોશિયાર હોશિયાર તો જ્ઞાન છે એ એક વસ્તુ છે એક વસ્તુ છે પણ આપણે આ જ્ઞાનમાં કહીએ છીએ ને તમે પૂર્વ ભાવમાં આવા ભાવ કરેલા આવો તો માણસ માણસ દીકરી એ ભાવ એવો ના કરે કે મારે રાજા થવું છે તો થઈ શકે એ કઈ રીતનો ભાવ કરે કે રાજા થવું છે કે ભગવાન થવું છે બરોબર છે એ તમે કહો છો બરોબર છે પણ આપણે જે જ્ઞાનમાં કહીએ છીએ કે પૂર્વે ભાવ કરેલા તે આ ભાવ ભાવમાં આવ્યા હા એ કઈ રીતનો ભાવ માણસ કરે છે કે જે પરિણામમાં આવે છે હું એ કહેવા માંગુ રૂપકમાં આવે છે આ ભાવ કરેલો કેવા દેખાયો નહીં દેખાતો કે તો આપણી ધોરી જોઈએ ભાવમાં હોવા જોઈએ તેવો હોવો જોઈએ બધું આવી સવે સંજોગ લખણા શેષા બે બાહિરા ભાવા સવે સંજોગ લખણા સંજોગ કેવો ભેગો થાય છે તે ઉપર તમારો ભાવ ભાઈ કેવા ભાઈ આગા થયા તે તેવા ભાવ છોકરા ઉખેલા ગયા ત્યારે ભાવ માણસો બહુ એથી ઊંચા ભાવ નહીં કરતા હોય માણસ ઊંચા કરતા ઊંચું ભલે નીચે ભલે નીચું ભલે આપણે એની રીત શું એમ કહું છું અને ભાવ કર્યો કેવાય એમ મારું કેવું આધારે ભાવ થાય છે આધાર આને ભાવ કર્યો એ મારે જાણવું બરોબર છે એક માણસ ને પછી આપણે ભાવ ના કરીએ ને બે રૂમ હોય રૂવાનું રહેવાનું એટલે મનમાં એમ થાય કે ઓછા ઓછી પાંચ તો જોઈએ જ હવે અજ્ઞાન થશે અને ઓછા ઓછી પાંચ જોઈએ એવું જે મનમાં ભાવ રહ્યા કરે એ ભાવ કરવું શું કરવું ભાવ કરવું એવો ભાવ જે રહે કોઈ પણ જીવ એવો નથી કે સુખના ભાવ ના કરવો શું ખબર આવું જોઈએ તો તેવો તેવું હોય તે જગ્યાએ જન્મ થાય પણ એમનું એવું કેવું છે કે ભાવ આશીર્વાદ આપો કે છે જીવ નથી કે દુઃખ નો ભાવ કરતો હોય સુખ ના જ ભાવ કરે છે બધા બધા જીવો સુખ ના જ ભાવ કરે છે તો પછી આ બધા દુઃખ ક્યાંથી આવ્યા એ જે ભાવ કરે છે ને એના જ પરિણામ આવે છે એવા જીવ જીવ એવો હશે કે દુઃખ ભાવ કરતો હશે આ દુનિયામાં જે બધા દુઃખ પોતાની જે ઈચ્છા હોય ને એવું આખું ડ્રોઈંગ હોય છે કે આ વખતે મારે આવું જોઈએ એવું આખું દુઃખની સ્થિતિ હોય છે તો બે વચ્ચે આવશે ભેગા સંયોગો ભેગા ના થાય તો ભાવ ના ચાલે ના સંયોગ ભેગા ના થાય ભાવ ભાવ ઉડી જાય સંયોગો બંધ થઈ જાય નહીં તો એવો કોઈ જીવ નથી કોઈ પણ જીવ નથી કે સુખ સુખના ભાવ ના કરતો હોય દુઃખ આવે સુખ જ ખોવાડે બધા એના ભાવમાં સુખ હોય છે હા પણ મેં શું મને એક ચંદ્રકાંતે કહ્યું કે દાદા તમે શું લાયા અને હું શું લાવ્યો તે મેં કી ભૂલ કરી કે તમને કોઈ સંજોગ નડતા નથી કે આ બહાર વિશાલમાં વાત કરી બહાર શહેર તો હજ તમને કોઈ સંજોગો નડતા નથી તમને બધા તમે જેમ ઈચ્છા કરો ઈચ્છા કરો તેવા સંજોગ તમને લીલો વાંકો કરાવે છે મને તો બધા સંજોગ બધા વાંકા પડે છે અમે તો ભાવ નહીં કરેલા ને ત્યાં મેં પાડી કે તેણે સારા સો ટકા હતા સો ટકા આપણો આવતો ભાવની માગણીનું કોટા કોટા નક્કી કર્યો હોય હંડ્રેડ અને મારો હંડ્રેડ તો એમને હંડ્રેડ પેટેસથી શું લખાયું કે એક તો સારું ભણતર મારે જોઈએ અને ઘેર બંગલા જોઈએ મોટર જોઈએ રેડિયા જોઈએ ટીવી જોઈએ તો બધું જે હતું એ લખાયું અને મેં શું લખાયું કે મારે તો આ ફક્ત ઈરાવા જેવા સ્થળ મળી જવા જોઈએ તો કારણ કે છોકરાનું ચાલો છોકરો હોય તો ચાલશે નહીં હોય તો ચાલશે ને કારણ કે બીજું કશું તારું બીજા મકાન મકાન તમે મકાન નહીં અમને જે હોય તે ચાલશે અમને જે હોય પ્રાપ્ત થશે અમારે ચાલે એવું છે કારણ કે બીજું બીજા બધા ટકા ધર્મ હાથમાં બધા ટકા એટલે પેલું મને ઘડિયાળ પેલું ભેગું થયું જ નહીં આ મકાની ભાગ બધું નહીં તે દિવાળીબાને લીધે થયું નહીં ના થાય મારો મારો ભાવ જ થશે અહીંનું કર્યું ને તે મારા ભાવ નહીં આ તો હીરાબાન લઈ માટે ભાવ જ નહીં ને મકાન મકાન જોઈએ છે એવો ભાવ જ નહીં એટલે બધા એસી ટકા વગેલા તમારે હા મળ્યા હોત ગયા જન્મ મળ્યા હોત કશું ના હોત અરે મળ્યા તો ખરા પણ તમે માગો એવા નતા હતા ને ગયા જન્મ મળ્યા હતા જતા હશે તમે એક બ્લડ કહેવાય જો હાથ પેઢી હાથ પેઢી થયા પછી નાવાજ નહીં હાથ પેઢી થી નાવાજ કહેવાય એટલે થયા તો ભેગા થયેલા પણ તમને